તો શૈલેષાનંદજી કહે છે કે અત્યારે હું કોડ ડ્રેસમાં નથી એટલે કોડ ડ્રેસમાં નથી કે છે પણ આપણે અહીંયા કોડ જોતા નથી આપણે અંતરના કોડ હોય છે બધા અંતરના કોડ સમજાયું ને એટલે આ કે તે આપણે અંદર એવી દ્વિધા ઉભી કરવી નહીં પુષ્પો ભજાવે સંયમ પરિણામ આપનું અક્રમ વિજ્ઞાન આપતા પુત્રો અને એમની હાજરી કેવા સંયમ પરિણામ આપણે જોતા થાય એવા મૂક્યા છે દાદાએ આપણને બધા માટે ઉપજે આવે અને આપણે આપણા પોતે જ પોતાના વ્યવહારમાં રહીને ઉપજે સંયમ પરિણામ બધા કેવા તો કે હર્ષ ને સુખની વિભાવ અવસ્થાએ એટલે કે વિભાવ એટલે શોકને શોક જ રાખ્યો અને હર્ષને હર્ષ જ રાખ્યો એટલે બે રીતે ઊંધું થઈ ગયું જે શોકને હર્ષ સ્વરૂપે લેવાનો હતો અને હર્ષને શોક સ્વરૂપે લેવાનો હતો સ્વભાવ માટે સ્વભાવ કરીને કારણ કે એ પૂતગલનો ગુણ નથી શું કહ્યું એ પૂતગલનો ગુણ નથી એ વિભાવિક ગુણ છે સ્વાભાવિક ગુણ નથી પૂતગલનો હાજર થયું જ તે જ્ઞાન અને હવે આપણા હર્ષને શોકના પ્રસંગમાં બધું સુધનભાઈ હાજર થઈ તે આપણું જ્ઞાન એ તો થાય છે જ આપણને પરંતુ જરા બે ભરમો સ્વાદ આપી દે છે સાથે સાથે એટલે ધીમે ધીમે એમાંથી નીકળતા નીકળતા એક સ્વાદ આવી જાય આપણને દીકરી યાદ આવે કે તરત જ આપણને તે વખતે જરાક અંદર દુઃખી રહે અને એની સામે હર્ષી રહે હર્ષે શું રહે કે મધુસૂદન આ જો તમે કેવા છો સામે આવે તમે તમારા તમારા સ્વરૂપને જોઈ લો આ વિવાહ થઈ ગયેલા તમે એવું નહીં <laughs> ના પહેલા ના કે છે <laughs> હા એ એને એવું નથી કે મને આમ કે તે એ તો એને રીતે છે જ આપણે જોવાનું છે જેને પોતે પોતાના સ્વાભાવિક પરિણામોમાં સંયમ પરિણામોમાં આવી જવું છે સંયમ પરિણામ એટલે શું કે આપણને અનબેલેન્સ્ડ ના રાખે તેવા શું કહ્યું આપણને સમભાવે રાખે બેલેન્સ રાખે અંદરથી બહાર શરીર ગમે તેવું જેવું તેવું દેખાતું કરતું હોય આ અક્રમ વિજ્ઞાનની અદભુત દેણ છે અદભુત થોડું ખસું ત્યાં બેસવા દે અહીંયા આવી જાઓ અક્રમ વિજ્ઞાનની અદભુત દેણ છે કે આજે એવી એસ્કેપિસ્ટ ટેન્ડન્સી નથી કે છટકવાની વૃત્તિઓ એવું નથી કે જેથી કરીને આપણે બાહ્ય માળખાના બાહ્ય માળખાના પરિણામો આપણે નગણ્ય ગણીએ અંદરની વાત કરીએ છીએ ત્યારે બાહ્ય માળખું નગણ્ય ગણાય છે એવું છે જ નહીં કારણ કે અંદર જેવા આવીશું એવું બહારના માળખામાં એની આ કે પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહીં આવશે નહીં પરંતુ આઉટસાઇડનું બહારનું માળખું જે છે તે તો જે આપણે ખાસ કરીને પોતાની ડિઝાઇનથી લાવ્યા છીએ એ ડિઝાઇન જતી નથી શું કહ્યું કોણ છે હા અહીં એક જગ્યા થઈ જશે હું જાય ત્યારે ભાઈ બીજું કોણ આવ્યું પદ્માબેન આવી પદ્મા તું બે વચમાં ફસાઈ જઈશ જો અહીંયા આગળ પતલી શું તો या ये છે એ दोनों से मधुन अब सरकून जाओ बरोबर બેની વચ્ચે થોડીક કરી દો જગ્યા ચાલશે હા બરોબર ગોષ્ઠી કરા એટલે આ સંભાવ હર્ષને સુખની વિવાહ અવસ્થિત સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે એટલે આ બહારનું માળખું છે તે એ સ્થૂળ સંયોગો એના એક આવવાના છે એટલે સંયોગો તો બધી જાતના હોય છે શું સ્થૂળ હોય સૂક્ષ્મ હોય આ તે બધા હોય એટલે સ્થૂળ એટલે બહારના વ્યવહારના એકબીજાના સાતવાળા અરસપરસતાના શું કહ્યું અરસપરસતાના બધાની વચ્ચે હોય એટલે આપતા પુત્ર બહુ સારી રીતે સમજે કે અમે બધા સાથે છીએ એક જ સ્વભાવવાળા છીએ છતાંય આપણે એકબીજા સંજોગોના દબાણો આવે છે એવું મહેશભાઈ કહે છે મને ખબર નથી એવું છે સાચું કહે છે શું વાત કરો છો તમારા બંનેને એવો અનુભવ થાય છે અને આપણે બધાને આપણી રીતે થાય હે ગીતા કે છે ચાલો અમેરિકા એવું સરસ લાગે સુગર ફર્સ્ટ ક્લાસ વચ્ચે અહીંયા આવ્યા હતા હે શું અહીંયા ગમે એવું વાતાવરણ છે પ્રકાશ ના કે છે શું કે છે પ્રકાશ વિદ્યાબેનને શું લાગે છે અંબાબેનને ઓકે હા કેલિફોર્નિયાને તમે હમ મેન્શન ક્યાં ને અહીંયા રહેવાનું મધુસૂદનભાઈ <laughs> ફેર પડી જાય આપતા પુત્રો શું કે છે એમને તો જરા બધા ગમ્યું ને ત્યાં આગળ હે ચોટે નહીં પણ ગમે એવું છે વધારે બિહારી કેવું લાગે છે લેગોઝિયત કેવું લાગે છે સારું થોડું મીઠું તો લાગે ને નહીં સત્સંગને લીધે ને નવી વ્યક્તિઓને મળે છે લીધે બહુ સારું લાગે પરિચય બધું કરવો પડે છે એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ શું કે છે ચાર પ્રકારે આ સંયોગો આવે છે દબાણો આવે છે બધા ચાર ચાર પ્રકારે આવે છે સમજાય ને એટલે કોઈ પણ સંજોગમાં કાંઈ અભિપ્રાય સ્વરૂપે ના રહી શકીએ આપણે અને ચારેઓ સાથે રહેવાય આપણા ચારેય સંજોગો સાથે જ રહ્યા કરે એટલે જ્યાં અહીંયા ગયા હતા અહીંયા ભારતમાં આવ્યા તો ત્યાં ત્યાં વરી દબાણો રહ્યા જ કરવાના છોડે નહીં કોઈને બિપિનભાઈ શું કહે છે હે ફેર પડી જાય લેન્કેસ્ટર જાવ તો સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળહળતું આવે કંઈથી અપમાન એટલે બહારના અરસપરસના સંજોગમાં આવું બને બધું એકબીજાના વચમાં બંનેને એકબીજાથી સામો નિમિત્ત જો નિર્દોષ ભાષે અને આપણે જોઈએ કે આ આવ્યું તે એવું જ મને આવ્યું હું જ મને આવ્યું કવિરાજે શું કહ્યું મને એવું કંઈક લાઈન છે ને હું જ દાદા મને દાદા હું જ મને આવ્યો એવી રીતે છે ને કશુંક વ્યવહારથી છે તો લાઈનો એટલે આવી કદી લાઈનો બહુ ફર્સ્ટ ક્લાસ હોય ને એ આપણને આપણા અંદર અનુભવને ગોઠવી હોય તો બધી ફટલી મોડે આવે તરત જ નીકળી જાય અને એ સત્સંગ આપણો આગળ રહ્યો ફર્સ્ટ ક્લાસ સુશોભિત થાય સમજાયું ને હમ મારું જ મારી સામે આવે છે એટલે હું જ મારી સામે આવું છું ખોરી કાઢજો એટલે કવિરાજના એટલે જ કહીએ છીએ મેં કવિરાજના પદોમાં આપતા પુત્રો તમારી ધગત તો હોવી જ જોઈએ કે ગુજરાતી સિવાય હિન્દી ફ્લુઅન્ટ બોલો અને જેને ઇંગ્લિશ ફાવતું હોય એ જરાક પ્રયત્ન કરે ના જોઈએ તો થોડો ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસમાં જાય પણ એમાં ખોટું શું છે કેમ એવું નહીં કરતા કરશો થોડુંક સાહેબ તમે નહીં તમે જૈન ભાષામાં જ બોલશો પણ સંજ્ઞા સંપૂર્ણ ના ના અભિપ્રાય છે એમાં કહે છે ના જૈન પાસે નથી બોલતા નથી બોલતા અભિપ્રાય પડી ગયો કોને શ્રોતાઓ પણ નથી કે તમે જૈન ભાષામાં બોલો છો પડી ગયો કોને પડ્યો છે એને બોલે છે કે તમે જૈન ભાષા બોલો છો એટલે અમારાથી કશું કહેવાય ને બીજું કામ જ પડે ના ના તમારે કેવું પડે હા વાત સાચી છે તમારી પણ એ ના હોવું જોઈએ પણ એ ના હોવું ઘટે આપણો જવાબ આવો હોવો ઘટે આ સમજ્યા ને ગમે તેનું આવે એટલે પછી આપણે એને અભિપ્રાય સ્વરૂપે સમા ના કે તમે અભિપ્રાય સ્વરૂપે છો ના સમજાયું આપણે શું કેમ પકડી જઈએ આમાં લાખ પકડાવા આપણે શું કેમ ઝડપીએ ના સમજાયું હસતા કેમ છે તમે આપતા પુત્રો એવા જ મજાના છે એમના એમના માટે રિસર્ચ કરવા જેવી છે એક એક એમના ઉમદા બધું વસ્તુ છે ને તે અને કવિરાજ આ પદો એટલે હું કહું આ ભાષાઓ કરો જરાક આ કવિરાજના પદો જેટલું બધું માગે છે અમુક અમુક તો આજની ભાષામાં લોકોની ભાષામાં પછી એમાં અમુક પછી અક્રમ ભાષા આવી જાય છે પણ લોકોની ભાષાવાળા કાઢી કાઢી આપવું જોઈએ તમને શું લાગે છે બધાને આપણે મહેતા સાહેબ શું કે છે લોકોની ભાષામાં જરૂર લાગે ને બધા એને કોમન આપણને એપ્લીકેબલ થાય તમને શું લાગે છે બિહારી આનંદજી સમજો કેટલા બધા સુંદર ને એવા સરસ છે આ જ પદ લો તમે તો આમાંથી આખું શાસ્ત્ર નીકળે શાસ્ત્ર બધું થાય સામુ નિમિત્ત જો નિર્દોષ ભાષે એટલે સામે બધે સામા હોય જ નહીં કોઈ જગાએ પરમાં પોતાને પરભણવું ભાષે જ નહીં પરમાં એને સ્વપણું ભાષે કે પર આવ્યું કઈથી ઉભું કઈથી થયું ઊભું કઈથી થયું એ મારી હાજરીમાં થયું છે પણ હવે મારી હાજરી એસ્ટાબ્લિશ થઈ ગઈ હવે શું વાંધો છે મને શું કહ્યું હા હવે હું ઘેર શું કામ રહું શું કહ્યું એટલે ગમે ત્યાં સંજોગો આવે સ્થૂળના કોઈ પણ આવે ખરું કે નહીં બધા શું લાગે છે હા તો પછી આપણે જે આપણે સામે આવ્યા ને પણ શું એમાં બોલવાનું કશું એમાં પ્રતિકાર આપવાનો પ્રતિભાવ આપવાનો કશું છે એમાં હા કશા એના વગર એ અંદરથી આવું રહ્યા કરે એટલે કે છે સામુ જો નિર્દોષ ભાષે કે છે ભાષે જે આપણા ભાષ્યમાન પરિણામ એ પરમાં આપણું સ્વપણું જોવાનું ના હોય તે બધા ભાષ્યમાન પરિણામો કહેવાય એવા ભાષ્યમાન પરિણામોમાં આપણને બધે નિર્દોષિતા ભાસતી જાય ત્યારે આપણે સ્વને જ આપણે સ્વસ્વરૂપે બધે જોઈએ શું મધુબેન કહો બોલ ને હે તમે ત્રિવેદી સાચું કોને આવે હે એટલે ચોથો નિર્વેદ આપણો ખુલ્લો થાય કે તમે પહેલો વેદ જ ગમે છે તમને બધા વેદથી પર એમ સારું આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ આ ઉર્ધ્વ પરિણામ એટલે આપણે અધર ઉડતા નથી આકાશમાં પણ પગ જમીન ઉપર પગ હોય અને આપણે અંદરથી ઉર્ધ્વતા રહ્યા કરતી હોય એ અનુભવ છે જે પરિણામ છે પરિણામ એટલે પરિણતિ ઉપરથી શબ્દ આવ્યો છે એટલે જેવી પરિણતિ એવું પરિણામ પરિણતિ જેવી હોય એ પ્રમાણે એ પરિણમન થતું થતું આપણું પરિણામ સ્વરૂપ પછી સ્ટેબિલાઇઝ થાય શું કહ્યું સમજાયું ને એટલે પરિણતિ પરિણમન અને પરિણામ શું કહ્યું પ્રમાતા પ્રમેય અને પ્રમાણ શું કહ્યું એટલે આપણે જ આપણા સ્વને બધે પ્રમાણે આપણે પ્રમાતા સ્વરૂપે બધા પર પ્રમેયોમાં અને બધા પર સ્વરૂપ પાંચેવ મૂળ તત્વોના પ્રમેયો સ્વરૂપે બધા પ્રમેયો એ બધામાં આપણે પોતે પ્રમાણ સ્વરૂપ એને કોઈ જગાએ કોઈથી એમ સન્માનમાં પણ કે પણ કોઈથી થવાની જરૂર ના પડે એ સ્વયં પ્રમાણ સ્વરૂપ હોય સાહેબ શું લાગે છે તમને કહો ડોક્ટર સાહેબ શું લાગે છે સ્વયં પરિણામ એટલે આ સંયમ પરિણામની વાત કરી અદભુત જાગૃત રાખે કડવા સંયોગો કડવા સંયોગો જાગૃત રાખે અરે કડવું આવ્યું જેટલીને એ જાગૃતિ પહેલી આવી જશે જોજો એવા પૂતગલને સદબુદ્ધિ હોજો તો કે હવે આ મન વચન કાયરૂપી પૂદગલ અને બહારના પણ જે સંજોગો પૂદગલ સ્વરૂપના આવે તે બધા જ એમાં પૂદગલ ને સદબુદ્ધિ હોજો સદબુદ્ધિ હોજો એટલે કે હિત હોજો એમાં સ્વહિત બુદ્ધિ શું કહ્યું એટલે સમ્યકતામાં પરિણામ પામે છે સમ્યક બુદ્ધિને પણ સદબુદ્ધિનો પ્રકાર કયો શું કહ્યું કે જે સમ્યક બુદ્ધિએ આપણા બધા જ વ્યવહારોમાં આપણને સમ્યકતા રાખે અને સમ્યકતાને કારણે આપણે શુદ્ધ ચિત્ત સ્વરૂપ થયા સદ બુદ્ધિ એટલે કે એ અંદર સમ્યક બુદ્ધિના નવા આખા અંશો આપણામાં પ્રગટ થતા ગયા કે જેટલા ભાગમાં વિપરીતતા હતી વિપરીતથી વિપરીતતા નીકળી અને સમ્યકતાનું એ થયું આ બધું આ બધું વિજ્ઞાન છે અને વિજ્ઞાનથી આ ચાલુ ચાલુ શરીરના પ્રયોગોમાં જીવન પ્રયોગમાં એ પરફેક્ટ સંપૂર્ણ વિજ્ઞાન તરીકે બહુ સુંદર રીતે સર્વાંગ રીતે આખું ધીમે ધીમે ખુલ્લું થતું જાય આના માટે જ સત્સંગ અને સત્સંગના સંયોગો અને નિમિત્તો કોઈ પણ રીતે હોય જેવું તેવું હોય તેવું પણ સત્સંગ થાય છે ને ચાલો જવું જ છે એટલે સંયોગો યારી આપજો અમને જવા માટે આટલું કહી દઈએ આપણે આપણે આપણું ભાવ ફાવ મૂકી દીધું એટલે બાકીના બધા સંયોગોનું આપણે જોવાનું ના રહ્યું પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ બને તે જે બને તે સાચું ભાવ મુખ્ય આવી ગયો દ્રવ્ય ક્ષેત્રકાળ એ કોઈના હાથમાં નથી શું કહ્યું હા એ વ્યવસ્થિત શક્તિ પ્રમાણે એટલે ભાવ હોય છતાં સંયોગ અનુસાર ના જવાયું તો દાદાએ કહ્યું કે હાજરી જ છે સત્સંગની શું કહ્યું બોલો ને સાયન્ટિસ્ટ તમને શું લાગે છે કયું ભાવ હોય અને જો અંદર ફટકો રહેતો હોય તો મને એવું લાગે છે કે તમારી હાજરી છે ના ના એ તો બિલકુલ સાચી વાત કહી તમે ખટકો એટલે કઈ જાતનો ના જવાનો ના જવાના ને ખટકો કહેવાય કે સારું જવાશે કે નહીં જવાય એટલે દ્વિધા પરિણામ એને એ ના કહેવાય ખટકો એને ના કહેવાય જવાયું નહીં એમ એનો ખટકો એ પણ સારું ના એ પણ ભાવમાં જ જાય છે એ પણ ભાવમાં જ જાય છે કારણ કે એવા બે ત્રણ પ્રસંગો બની ગયેલા હોય ત્યારે કે આવું જ થાય છે આપણે જે પણ ભાવ ભાવ ચોખ્ખો માર પાકો છે પણ ખડકો રહ્યા કરે કે આવું ભરતી ના થાય તારું એ ખોટું નહીં સમજાયું ને એ ખોટું નહીં એટલે ત્યાં કુદરતનો નોંધ લેવાય અને કુદરતનો નોંધ લેવાય એટલે કુદરત એવી છે કે પોતે સત્તાથી તો છે જ નહીં એ આપણી સત્તાથી છે શું કહ્યું કારણ કે આપણે અંદર ભરાઈ પડેલા છીએ શું કહ્યું એટલે આપણે અંદર ભરે પડે છે આપણે આપણે ચલાવીએ છીએ પછી એવું નહીં ના ના સાચું કહો લોજિક ગોઠવેલું છે બોલો ને કે બુદ્ધિનું ગોઠવેલું છે ના ના એ દાદા દાદા દાદાનો પ્રકાશ કામ કરે છે મહેશ આનંદ શું કહો છો આપ ખરું કે નહીં સંયમ પરિણામ અને સ્વપરિણિતિ એ કઈ રીતે કામ કરે છે સંયમ પરિણામ એ સ્વપરિણતિનું આખું કારણ છે અને સ્વપરિણતિ એ એનું એ છે ફળ છે આખું ફળ સ્વરૂપ ફલત સ્વપરિણતિ એ તો સંયમ પરિણામ એટલો બધા સ્ટેબલ થતા જાય કે જેનો વાળો ભાગ છે ને એ સ્વપરિણતિ સ્વરૂપ ધીમે ધીમે ધીમે આપણામાં અંદર આ મન વચન કાયમ થાય સ્વપરિણતિ એટલે પરપરિણતિની સામે એટલે મન વચન સ્વરૂપી પર પરિણતિ અને એ મન વચન કાયા પર પરિણતિ બાહ્ય સંજોગોના દબાણોનો પણ હોય તે પણ બધું પરતમાંથી પણ એ બધામાં સ્વપરિણતિ એ બધામાં જેટલું આપણું સ્વપણું આપણું આપણને ભાષ્યું નિર્દોષતા બીજે બહાર બધે ભાષી એટલું આપણી સ્વપરિણતિ ધીમે ધીમે ડેવલપ થતી જતી જાય તો થાય દરેકને થાય અને એ થાય એ બહુ સુખ આપે આનંદ આપે ત્યાં આગળ સચ્ચિદાનંદ સ્વરૂપ છે આપણું બધું એ સ્વપરિણિતિના આધારે સંયમ પરિણામ છે કે સંયમ પરિણામના આધારે સ્વપરિણિતિ સ્વપરિણિતિ સંયમ પરિણામ સંયમ પરિણામના આધારે સ્વપરિણિતિ આધારે આધારે એવું જોવાતું નથી બે એક જ છે પણ પેલું કારણ છે એના ફળ છે એનું પરિણામ છે સંયમ પરિણામ કયું પણ સ્વપરિણતિ કે છે એટલે સ્વસ્વરૂપ રહે છે એમાં પછી તે વખત સંયમ પરિણામ હોય જ નહીં ને પછી વચમાં એ તો એટલું છે પરને સ્વ જોડે જોડે રહ્યા કરે એ સમજાયું એટલે સ્પરે ઇન્ડિપેન્ડન્ટ થયું અને સ્વએ ઇન્ડિપેન્ડન્ટ થયું પરમાં આપણું સ્વપણું જેટલું તેટલું રહ્યું ને એમાં બીજા બાહ્ય પર્વમાં જાય નિર્દોષતા ભાષી નહીં સમજાયું તો બીજું શું કહેવાય એને સ્વ ને પર સ્વપરિણતિ પરપરિણતિ તો રહ્યા જ કરે છે પરંતુ એ વચ્ચેના ભાષ્યમાન પરિણામોમાં આપણને તકલીફ થાય છે આપણે પામ્યા તો છીએ જ સ્વ પણ સ્વ પામ્યા પછી પણ અહીંયા એ શાને કારણે તો કે આજ્ઞા ધર્મની સમ્ય અસમ્યકતાને કારણે બીજું શું એટલે સમજણની કચાશ શું કહ્યું બસ હા આજ્ઞા ધર્મ એ એક્સરસાઇઝનો ધર્મ નથી એ સમજણનો ધર્મ છે અને સમજણનો ધર્મ બધું એમાં વિજ્ઞાન આપણું ખુલ્લું થતું જતું જાય બધું બધું વિજ્ઞાન ખુલ્લું થાય દીપકભાઈ બરોબર છે કે નહીં તમને શું લાગે છે હે અમારા પંકજને શું લાગે છે બોલતો નથી ને હે અચ્છા હરીશભાઈ શું કે છે ઓકે જાગૃત રાખે કડવા સંજોગો એવા પૂતગલ સદબુદ્ધિ યોજો સત્તા વ્યવસ્થિત જાણ એટલે આપણને વ્યવસ્થિત સત્તા છે બોલી નાખીએ છીએ ત્યાં લીક થાય છે આપણાથી કોઈ દિવસ ભૂલે ચૂકે પણ અળવાજમાં પણ એ શબ્દ નહીં નીકળવો જોઈએ એ જ્ઞાની પુરુષ જ્યારે પચી છે એને એ નીકળે તો એની પાસે એની પાસે બધા પુરાવા પ્રમાણ બધું જ એની પાસે સાબુત હોય છે શબ્દનું હશે ત્યાં સુધી એ સાબુતી તમે સંપૂર્ણ સર્વાંગપણે ન આપી શકો અને આપવા માટે ઉત્તમ નિમિત્તો છો એ નિમિત્તોને પ્રગટ થવા દો આપ સમજ્યા ગમે તે પ્રસંગ ફાવતો લાગે એટલે ફાવતો એ વસ્તુ ભાવતો ભાવતો અને ચાલતો શું કહ્યું ફાવશે ભાવશે ને ચાલશે કે આ ત્રણ શબ્દો આ વ્યવહારમાં બહુ પાવરફુલ થઈ ગયા છે શું કહો છો આપ પુત્ર હે હા એ ગમે તો સંજોગ આવે પણ દૂધમાં ખુદ પોતે જે નાખે એટલે ખુદ પોતે વ્યવહારમાં વ્યવહાર સ્વરૂપે વ્યવહારથી કેવળ વ્યવહારથી છે તેમ તેમાં ઓગળી જાય ના સમજાયું અને તો જ અસલ એ સ્વભાવ ખુલ્લો થયો છે કે દૂધનો દૂધ સ્વભાવ અને ગરપણનો ગરપણ સ્વભાવ સમજ્યું ત્યાર પછી ધીમે ધીમે દૂધમાં પણ ગરપણ રહેલી છે તમને સમજાતી જતી છે એ સમજાયું છે જ નહીં ડોક્ટરો તો કહેશે મેડિકલ સાયન્સમાં ડૉક્ટર અશોકભાઈ કઈ ગયા ખરું કે નહીં કલા સુગર ઓછી કરો ઓછી કરો આ બધા ખોરાકમાં બધા સુગર છે જ કે છે પણ સુગર ક્યાં દેખાય છે આપણે ખોરાકમાં એટલે જ નાખવી પડે છે ઉપરથી કેમ હશે છે હે આપણે આપણે જ વ્યવહારની વાતો કરી લઈએ છીએ આપણે કે બીજા કોઈ પરકત રીત નથી કરતા બધું સમય એવું નહીં હા ત્યાં સત્સંગ અહીંયા આવું જ થાય આપણે આપણે કોઈ વ્યક્તિગત અને વ્યક્તિલક્ષી સત્સંગ હોય જ નહીં કોઈ દાડો ભૂલે ચૂકો કે નામ દેવું પણ એ વ્યક્તિલક્ષી નથી હોતું સમજાયું ને એ સામાન્ય ભાવે બધાને એક સરખું લાગુ પડે એવા ભાવે હોય છે ડોક્ટર સાહેબ ખરું કે નહીં એટલે અહીંયા આગળ એ આટલા વાતાવરણમાં એટલું સુંદર બની શકે છે શું કહ્યું લેબ શું ના ના કશો વાંધો નહીં કશો વાંધો નહીં <laughs> ડોક્ટર સાહેબ અશોકભાઈ જો જો બા જાણે છે ને મેડિકલ સાયન્સ <laughs> ડોક્ટર શૈલેષાનંદજી આંખને નુકસાન થાય તમારા ફોટાથી કિંમતી નથી <laughs> ના તો બરોબર સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાખી એટલે કે પ્રજ્ઞા એ સદબુદ્ધિ છે અને આપણને જે આજ્ઞા ધર્મે કરીને અંદર વ્યવહારમાં સમ્યકતા આવે તેમ તેમ આપણી સમ્યક બુદ્ધિના અંશો ખીલતા જતા જાય એમાં એ બે પાંખો વ્યવહારને નિશ્ચયની બહુ સુંદરે વાતાવરણને હળવું જ રાખે એટલે આકાશમાં પગ ધરતી પર અને આકાશમાં ઉડતા હઈએ કોઈને ઉડતા દેખાય નહીં પાછા કોઈને ના દેખાય એનું ઉર્ધ્વ પરિણામ કયા કયા પરિણામ આ વજનવાળા શરીરમાં આપણને વજન વગર ના રાખે એવા શું કહ્યું બધું પક્કો અનુભવ છે એનો પણ એમાં ભજન વગરના અનુભવ કરાવે છે ને બાર એ જ વસ્તુ છે જોવાનું છે આપણે આપણું સ્પંદન કોઈને ના વાગે શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે શુદ્ધ નિષ્કંપન શબ્દ બહુ જ ગંભીર છે એમાં પરમાર્થ રહેલો છે એ દશા તો બહુ ઊંચા ઊંચી દશા છે એ ત્યાં અગસ્તમાં પરિણતિ આવે બિહારીયાનંદજી શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે કંપનવાળા બધા વ્યવહારમાં શું કહ્યું સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણેય પક્ષમાં એ બધા વ્યવહારોમાં ઓ નિષ્કંપન એટલે આમ તો અચલ મેરુ સમસમ કહેવામાં આવ્યું છે મેરુ એનો છેલ્લો છેલ્લું સિમિલી છે અને અહીંયા વ્યવહારમાં આપણે ભારતમાં એ હિમાલય સૌ ગંભીર અચળ અડક અને સાગરમાં ગંભીરતા આવી શું કહ્યું એટલે મન વાણી કયા રૂપી સાગર મહાસાગર સાત સમંદરનો સાત સાત સમંદર એક બોલો ને સાત સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં સાત સાત સમંદર પ્રતિષ્ઠિત પિંડમાં જ્ઞાની મિલે અમૃત પીવાય જ્ઞાની અમૃત પીવાય સ્વનિષ્કંપન આ શુદ્ધ નિષ્કંપન કે છે આ સમજાય છે આ નિષ્કંપન અસંગ સ્વરૂપ ધ્યાન એટલે આપણું શુક્લ ધ્યાન કહેવાય અસંગ સ્વરૂપ ધ્યાન એટલે શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન સમજાયું ને અદભુત તક છે આમાં તો બધું એટલું બધું વિગતથી આના માટે થઈ શકે એવું છે સાહેબ કરો આપતો પુત્ર બધા જે પદ આપણને આપણા સંજોગો પ્રમાણ લાગ્યું એના પર લાગી જવું જોઈએ ખ્યાલ આવ્યો ને જય સચ્ચિદાનંદ સુરેશભાઈ તમે પૂછાયું છે કે હા ઓક્ટોબર છઠ્ઠી તારીખે આજે હમ અને આપણા માતાજીના દર્શન કરવા માટે હજુ વચમાં એક દાડો બાકી રહ્યો છે નહીં પણ માતાજીના દર્શન તો રોજ થાય છે ને આપણે પોતાના માતાજીના આપણે જ પોતે આપણે દર્શન કરનારા નહીં અંદર માતાજી ધૂણે ખરા કોઈ વખત નહીં આપણે માતાજી આવે તો જ નહીં તો નહીં <laughs> એ વ્યવહારમાં પ્રયોગ છે ખોટો નથી રહેવાનો પ્રયોગ છે ખોટો નથી એ સૂચક છે કે માતાજીની એવી કૃપા થાય છે એના પર કે એની અંદર બધો અહંકાર ને બધો જે પ્રેશર ભરેલું છે ને એ પ્રેશર બધું નીકળતું જાય છે સેફટી વાલમાંથી નીકળે ને એવું બધું હમ આ યોગીઓ અને યોગની એક્સરસાઇઝ કરનારાઓમાં કોઈ કોઈને એવું થાય છે એનું આ કારણ છે બહુ ઠાસી ઠાસીને ભરેલું તે આખું બધું નીકળતું જાય છે નલકો થતો જાય છે પહેલા જે ઘણો સમય લાગતો હતો સ્થિર થવા માટે આવે અને એનાથી અડધા સમયમાં કે ઓછા સમય સ્થિર થાય પાછો સમજાયું ધીમે ધીમે જોજો અને એમની નજીક સ્થિર હોય સ્થિર હોય સ્થિર હોવું જોઈએ કંઈક તો એ જે સ્થિરતા ધીમે ધીમે આવી જાય છે ના સમજાયું તમે બાડીલાલને ના જોયું બહુ પાવરફુલ અને પાવરફુલ કેવો છે કે નબળાની સામે જબરા જેવો કેવો એટલે એમને બધા ભાઈઓમાં તોફાની ભાઈ ગણાતો હતો પણ આવી પ્રકારનો જોજો હમણાં આપણને શૈલેષાનજી વકીલ કહે છે કે આ બરોબર લાગે છે વિદ્યાય છે તમને ખરું બેલેન્સ મળ્યું નહીં શું બિલકુલ તમે બેલેન્સ રાખ્યું બેલેન્સ આવી છે ઓપોઝિટ્સ શું કહેવાય છે ઓપોઝિટ્સ એટલે આપણા માટે ઓપોઝિટ્સ ઓપોઝિટ ના રહ્યા સમજાયું ને બધું ઓપોઝિશન જ નીકળી ગયું તો બધું અવાજ નીકળી ગઈ આપણી ઓપોઝિશનની <laughs> ખરું કે નહીં ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ પ્રકાશ શું કહે છે શું પવા પાવરફુલ પ્રકાશ <laughs> ગીતાનો છે <laughs> એટલે કે છે સુરેશભાઈ તેઓને તેનો સ્વભાવ આપણે સ્વભાવને ચિકાસ તરીકે ઓળખાવો છો તો ચિકાસ કેવી રીતે ટેવોમાંથી પરિણમે છે ટેવોમાંથી અને ચિકાસનું ઇન્ગ્રેડિયન્ટ શું છે બહુ સારો પ્રશ્ન છે આ કારણ કે મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું આ સૂચવે છે કે હું જાણું છું હવે મારા જાણવાના સ્વભાવથી એવો નોખો પડતો અને નોખો પડતો જતો હવે નોખો થયેલો પણ એવો એ જાણનારો કોને કે પોતે જ પોતાના મન વાણીને કાયાના ટેવો અને તેના સ્વભાવને એટલે ટેવોને જાણે છે અને સ્વભાવને પણ જાણે છે અને મારા સ્વ પણ જાણું છું એટલે મારા સ્વ પણ હું જાણું છું હવે એ તો એક સમય કે ક્ષણ માટે પણ જાણતો થયો તો સર્વ સમયને ક્ષણ માટે જાણતો થઈ ગયો જોતો થઈ ગયો સ્વભાવથી તો સર્વ સમય માટે જોતો થઈ ગયો આ તો શાસ્ત્ર પ્રમાણ છે મોટા પુરુષોના પ્રમાણ છે જ્ઞાનીઓનું પ્રમાણ છે તીર્થંકર ભગવંતોનું પ્રમાણ છે પરંતુ આપણે બુદ્ધિથી આજે લેવા જઈએ તું એટલે દાદ બાબુ કહે છે ને એટલે કલાક કલાક સુધી તું તને તારા સ્વતરે અને પરને પર સ્વરૂપે આટલું કરવા ગયો ના વિજ્ઞાનથી કર્યું તો તને હવે એ બને ખરું નાર થાય એવું એટલે બીજ પડી ગયું પણ બીજ પડ્યું તો કઈ ભૂમિમાં પડ્યું તે વાત છે શું કહ્યું આટલી વાત છે બીજ પડવું અને ભૂમિમાં પડવું એ બહુ સમજવા જેવું છે ખ્યાલ ભૂમિમાં ભૂમિનું જ્યાં સત્વપણાનો ભાગ છે તે દ્રવ્ય કર્મનો ભાગ છે શું કહ્યું અને બાહ્ય લક્ષણનો આખો એને બીજને ફલિત થવા માટે જે બાહ્યનો ભાગ પણ ઉપયોગી છે એટલે તો આપણે કવર નાખીએ છીએ પાછું કવર નાખીએ છીએ એ નો કર્મનો ભાગ છે અને એમાં આ પાંચ આજ્ઞાઓ ખાતર પાણી આપવા જેવું આપવામાં આવે છે પછી શું કહ્યું પાંચ આજ્ઞાઓ ખાતર પાણી અને પછી ઓર્ગેનિકલી આ ઇનઓર્ગેનિક શરીરમાં એટલે ઓર્ગેનિક જ કહેવાય ને પણ પણ ની બે રીતે ફંક્શન થાય છે ડોક્ટર સાહેબ શું કહે છે અશોકભાઈ સંભળાય કે નહીં પહેર્યું છે એક દાડો ઘરે બોલાવીને બધાને નાસ્તો કરાવજો આયા છે કે બેન એમ સાંભળી લીધું એમને હાથ ઊંચો કરો બે હાથ ઊંચા કર્યા તો બહુ સારો પ્રશ્ન છે આ તેઓને તેનો સ્વભાવ આપણે સ્વભાવને ચિકાસ તરીકે ઓળખાવો છો તો ચિકાસ કેવી રીતે ટેવમાંથી પરિણમે છે અને ચિકાસનું ઇન્ગ્રેડિયન્ટ શું છે ચિકાસ ટેવોમાંથી પરિણમે છે એટલે શું કે ટેવો એ તો જન્મતાની સાથે જ તમે એની સાથે જન્મ્યા છો એને ટેવો કહેવાય છે શું કહ્યું એ તમારો જન્મસિદ્ધ હક પ્રમાણે લઈને આવ્યા છીએ તે પ્રમાણે ટેવો એને કહેવાય છે એ મનથી હોય વાણીથી હોય અને કાયાથી હોય પરંતુ એ વાણીથી આપણને જાહેર કરે આપણી ટેવો જાહેર થાય શું કહ્યું વાણીથી જ જાહેર થઈ જાય ટેવ તરત જ એટલે એમના અંદરનો મનનો ભાગ અને બહારનો બાહ્યો ભાગ એ ગમે તેટલો છુપાઈએ આપણે પણ એ વાણી ઉઘાડું કરી દે આપણને મહેશ આપ શું કહો છો સાચું કહો જાહેર થાય ખરું પણ અંદર કપટનો ભાગ હોય તો ના થાય ના એ વાત જુદી છે પણ આ જન્મસિદ્ધ જન્મથી લઈને આવ્યા છીએ હું દેવીદાનો ના સમજ્યા એ <laughs> એવું છે આ તો ના સમજાયું એને જન્મથી લઈને આવેલા એટલે સમજાયું એટલે એ લાકડામાં જ જાય છે એટલે <laughs> સમજ્યા એટલે ટેવોનો સ્વભાવ આવો છે ટેવો ટેવ સ્વરૂપ હા પણ ટેવોનો સ્વભાવ કયો એ જન્મ્યા પછી એ ટેવોમાંથી આપણે એ ટેવો જાણે જેટલી બધી સહચારીપણું કરીએ એની જોડે જેટલો પ્રેમાલાપ કરીએ એની જોડે જેટલું ના ગમતું ધકેલ ધકેલ કરીએ આ બધું બહુ કરીએ આપણે શું હશે છે શોભના હવરે કે નહીં પાકું કે હા કે છે આ તો ભાઈ શેઠ કહી ગયા શું કે છે આ તમે શું કહો છો બરાબર મોટેથી બોલો તમારો અવાજ તો બહુ મોટો છે બોલો બરાબર છે હા બરાબર કહેવડાવવા માટે આપણે છીએ કારણ કે હું આ તમને વાત કરું તો બરે આને સમજવું જ પડે વગર સમજે કોઈ દાડો એક શબ્દ બધો નકામો કાચો કાચો રહેશે એ શબ્દ પ્રમાણથી કામ કરશે તમારે આપ સમજાયું એટલે આપણે જ જન્મસિદ્ધ આપણી જે લાકડામાં જે આવી ટેવોમાંથી જન્મથી એ આપણે સાથે લઈને આવ્યા છીએ એ ટેવોમાં આપણે એને પેટ ચોરી ચોરીને ચીકણું કરેલું અને પછી દવાની ફાંકીઓ લયા કરીએ એવું કર્યું છે આપણે એટલે બે રીતે આપણને આવી રીતે સ્વભાવ આપણને જ આપણો વિભાવ થઈ ગયેલો ભાગ એના સ્વભાવ ભજવી જાય છે એટલે એને મન વચન કાયાની સ્વભાવ કયો એ વિભાવિક સ્વભાવ છે શું કહ્યું કારણ કે સ્વાભાવિક પૂતગલમાંથી પરિણમેલો છે અને સ્વાભાવિક પૂતગલમાંથી પરિણમેલો વિભાવિક આપણો સ્વભાવ કેવોનો એ આપણું વિભાવ પરિણામોને લીધે છે વિભાવ પરિણામ એટલે શું કે શું કોણ શું જાણતો નથી અને નથી જાણતો એટલે હું કોણ નથી તે જાણું છું અને એ જાણનારો તો જોડે જોડે જ હાજર જ છે તો કોઈ દિવસ ગેરહાજર થઈ શકે જ નહીં એટલે જાણવાના જાણનારાની હાજરીમાં આપણે જાણનારા બની જઈએ છીએ અને ત્યાં આગળ એ સ્વાભાવિક પૂતગલ વિભાવિક સ્વરૂપે જાણવા જણાવવા સ્વરૂપે આપણે જ આપણી સામે આવે છે આપણે જ આપણી સામે આવીએ છીએ એ સ્વભાવથી આવીએ છીએ શું કહ્યું ટેવો ગમે તેવું શરીર હશે નિમ્ન વ્યક્તિ નિમ્ન વ્યક્તિ કહીએ નિમ્નમાં નિમ્ન વ્યક્તિ કહીએ ત્યાંથી હાઈએસ્ટ તીર્થંકરત્વ પદ પામેલો દેહ આ બધામાં એના લક્ષણ હોય છે જ નહીં સમજાયું તમે જોજો કે ચોવીસ તીર્થંકર ભગવંતો જે તીર્થંકરવત્વ પામે એવા ચરમ દેહમાં જન્મ થયો છે દેહનો એ દેહના જન્મ સાથે એ આવેલું જ હોય છે કારણ કે આગળથી એ ભાવેલું હોય છે એ પ્રમાણે શું કહ્યું હા એને જેને જે સંયોગો કાળ જેવો માઇલ એ પ્રમાણે હોય એ પ્રમાણે ભવેલું જ હોય એટલે આદિનાથ આવ્યા કુલકરોમાંથી અને કુલકરોના એમાં અને આદિનાથ આવ્યા ત્યારે એ કુલકરોમાંથી છેલ્લે આવ્યા ત્યારે એ વિકાસ થતા થતા એમને એમને ભાગ ક્રાંતિ કરવાની આવી તે એમનાથી ક્રાંતિ થઈ એમને કરી નહીં શું કહ્યું કારણ કે એ તીર્થંકરત્વ પ્રમાણથી હતા એમનાથી ક્રાંતિ થઈ એમને કરી નહીં બધા જ પ્રકારે જે કુંકરો હતા અને યુગલિયા યુગનો પ્રમાણનો બધો બધું જીવનો હતા એમાંથી એ છેલ્લા યુગલિયા તરીકે જન્મ્યા છેલ્લા સુમંગલાજી અને ઋષભ દત્ત દત્તજી બોલો બંને અને એ કુલકરના નિયમો અને યુગલિયાર નિયમો એ પ્રમાણે રહ્યા પણ ખરા પાછા પણ રહ્યા એમાં કુદરતી પરિણામ એવું આવ્યું એમના ભાવમાં પરિણામમાંથી કે એમનું જ નિમિત્ત બનવું પડ્યું કે આ ક્રમ યુગલિયા તરીકે ભાઈ બહેન તરીકે હોય તે વય આવતા યુવાન થતાં પછી એકબીજાને કુદરતી આકર્ષણ સ્વરૂપે થતાં એ પતિ પત્નીનો વ્યવહાર નહોતો એ કુદરતના આદર્શપણામાં યુગ અને યુગલિયાનો વ્યવહાર હતો નહીં સમજાયું અને એવા જ આદર્શથી અને એવા જ પ્રમાણથી એ મન વચનકાની પ્રકૃતિ છેક સુધી રહી મંગલા મંગલા કેવી છે ના તે સુમંગલા તો મોં પટ્ટરાણી સુનંદા સુનંદાજી આવ્યા ત્યારે એ તરત જ હતું કરે ત્યાર પછી એમને થાય છે કર્યા પણ થશે પરંતુ એ કેવું રીતે કે જુઓ એ સંસ્કારથી લઈને આવ્યા છે એ અમે નક્કી ના કરી શકીએ એ તો નાભી રાય અને મરુ માતાજી નક્કી કરી શકે ત્યારે મરુ માતાજી કે છે એ કામ તો નાભી રાયાનું જ હું કઈ જાણું નહીં શું કે એ આપણી આર્યનારાયણ લક્ષણ છે પણ આજના આજના આર્યનારી જુદી જાતની છે જણાવે એવી છે ના વિદ્યા તો બહુ ડાહી છે સમજાયું આવું એ આદિનાથ ત્યારથી અજીતનાથ ભગવાન અને છેક મહાવીર ભગવાન સુધી બધા તીર્થંકર ભગવાન તો આપ જોઈ લેજો શાસ્ત્ર પ્રમાણ છે એનું દરેકની દેશના અને દેશનાનો પ્રકાર અને પોતાના લાંછનો આ બધું જોઈ લો તમે આપને સમજાય છે બધાને આવું મનુષ્ય મનુષ્ય માત્ર આ ભારતમાં બધાના આવું હોય જ એમાં કંઈ જુદાઈ નથી પડી જતી શું કહ્યું ના પડી જાય શું લાગે છે આપતો પુત્રો તમને તો બોલતા નથી તમારા શિષ્ય ના બોલ્યા ના પડ્યા સાહેબ સાહેબ શું કહો છો બધા એકે અવાજ છે શું કીધું દીપક હે કઈ રીતે પડી શકે નહીં તો ભારતીય છે જ નહીં એવો એ એનો બેટ ફિલી માન્યતા જે પણ હોય તે હું તો કહું છું ચાલો મધુસૂદનભાઈ આપ શું કહો છો આ વિજ્ઞાન નથી આમાં કોઈ એને એબસ્ટ્રેક્ટ કેવું કહી શકશે અને આવું બધાને લાગુ પડશે આખા વર્લ્ડમાં બધા દેશ કે કોઈ પણ નાગરિક હોય સમજાયું કે નહીં તો વર્લ્ડ એક વેલફેર આખું કોમ્યુનિટી બની જાય કે નહીં હે તો તમે નારા લગાવો એમાં આપને કેવું લાગ્યું કે ત્યાં આગળ અમેરિકામાં વેસ્ટર્ન વર્લ્ડ માટે નારા તો ના લગાયા પણ જે કંઈ બન્યું તે ઠીક બન્યું સાચું કોને એમને બોલવાનું આપો એમનો અનુભવ કે ચાલો આપણે ઉભા રહો મોટેથી બોલો આ વખતનો આપણો જે આ હોલિસ્ટિક સાયન્સનો તંદરમનો જે પ્રોગ્રામ ત્યાં રહ્યો હોલિસ્ટિક સાયન્સ ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશનનો ત્રણ દાડાનો જે આપણો ઇન્ક યુએસએ તેનું ત્યાં એસ્ટાબ્લિશ થયેલું ઓટોનોમસ બોડી એના કાયદા પ્રમાણે તેના આઈઆરએસ ટેક્સ કોડના પ્રમાણે અને સરકારને લેન્ડ કાયદાઓ પ્રમાણે એસ્ટાબ્લિશ થયું પછી અને એનો અને આટલા સારા તો પાંચમો પ્રયોગ થયો કે કયો કેટલામો હા બીજો બીજો પ્રયોગ એક સુરતમાં થયો ના ના ના વેસ્ટર્ન વર્લ્ડ વેસ્ટર્ન વર્લ્ડમાં મને યાદ મેં તો પહેલો જ જોયો ત્યાં પહેલો હા પહેલો જ પણ એ તન દાદાના પ્રયોગની અંદર દાદાનું સાયન્સ સારામાં સારી રીતે કોઈ વ્યક્ત કર્યું હોય તો આપણા શૈલેષ આનંદજીએ કર્યું અને અવાજે સાડા ત્રણસો માણસો એકી અવાજે સાડા ત્રણસો માણસો ત્યાં ઉભા હતા અને બધાનું મંતવ્ય એ જ હતું કોને કોને ઓકે બધાનું મંતવ્ય એક જ હતું કે શૈલેષ આનંદજીએ જે જાતનું પોણો કલાકની અંદર કલાક હા એમને મળેલો કલાક પણ બિચારાને પોણો કલાક જ બાકી પૂરો કલાક પૂરો કલાક એ કલાક એમાં એમને જે કહ્યું એટલે એટલું બધું સરસ કહ્યું અને બધા વિદ્વાનો ત્યાં આટલા બધા ભેગા થયેલા એકે અવાજ હા એકે અવાજ અને આખા હોલથી જુઓ બહુ એમનો કેટલું મળ્યો બહુ સરસ બહુ સારામાં સારો મળ્યો હું પોઝિટિવ બહુ બરોબર છે પરંતુ કોઈને એવું લાગ્યું કે આપણે પોતાનું છાપી બેસે ઠોકી બેસાડે છે જરા પણ નથી લાગ્યું જરા પણ નથી લાગ્યું એ મોટી અને છતાંય અક્રમ વિજ્ઞાન જેવું છે કંઈક એ સમજમાં આવ્યું સારામાં સારા ભેજાઓ ને થિંકરો ને બધા જ હતા ક્રીમ ક્રીમ લોકો હતા એમનામાં આવ્યું અને બધા એક અવાજ છે કે અદભુત છે અદભુત છે અદભુત છે દરેક પોતાના ફિલ્ડના એક્સપર્ટો હતા અને બધી જાતના તો આયુર્વેદમાં હતા ફિઝિક્સમાં હતા કેમેસ્ટ્રીમાં હતા ઉપનિષદો વેદાંતમાં હતા બૌદ્ધમાં હતા ભગવદ્ ગીતામાં હતા બધે પ્રકારના શીખ હતા આપણા ધરમસિંહ ડોક્ટર ધરમસિંહ એ પણ એટલા બધા ખુશ હતા લિટરેચર બધી રીતે બધામાં હતા બોલો તમે હતા મધુબેન તો ફરતી આવ ચૂકશો નહીં હે હે તમે આવા જ જુવાન રહેવાના છો મને હજુ તો કેટલા સાહીઠ વર્ષ થયા કે નહીં ના નહીં વાત કરું બસ પણ વ્યવહારમાં તો ઉગાડું ના કહેવાય ને અહીંયા દરબારમાં જ ચાલે એમના મધર એકસો ને ચાર વર્ષ અને છેવટ સુધી એ એક્ટિવ હતા બહુ સેન્સ બહુ આનંદ ભક્તિ ભક્તિ ભક્તિ પણ એમને તો લાલાની ભક્તિ નહીં કૃષ્ણ ભગવાનની એટલે આવું છે એટલે ટેવોના સ્વભાવમાં આપણે જે ટેવોમાંથી આવીએ છીએ તે જન્મ પછી આપણે જે પામ્યા કે આ ટેવોનો સ્વભાવ તે હું નથી એ પામ્યા ત્યાં સુધી આ બન્યા કર્યું એમાંથી આપણે એ બન્યા કર્યામાંથી આપણો વિભાવ સ્વરૂપ ઉડી ગયો શું કહ્યું વિભાવ સ્વરૂપ ઉડી ગયો પરંતુ વિભાવ સ્વરૂપનું આખું બિંબ પડ્યું જે પ્રકૃતિથી તેઓના બિંબ આવ્યું હતું એ બિંબમાં પાછું બિંબમાં તો બધું તૈયાર થાય ને બધું એ રહ્યું છે આખું એટલે દાદાએ કહ્યું તેમ પાણીનો ભાગ અને અમુક થોડો ઘણો બરફનો જેવો થઈ ગયો જયારે જામેલો હોય આ ભાગ રહ્યો અને મોટા ભાગનો તો ગેસેસ જ હોય છે ગેસેસ જ હોય છે કારણ કે આપણે ગંધના બહુ શોખીન છીએ ગંધ બધી ગેસેસ કહેવાય સમજાયું ને અને તે પણ સુગંધના બહુ શોખીન સારા રસના શોખીન એટલે આવી રીતે એ એટલો ભાગ આપણે ભાગ રહ્યો તેના માટે આજ્ઞાધર્મ આપ્યો કેવા આજ્ઞાધર્મ છે તમારા હાથમાં આવી ગયું છે પતંગની દોરી રસ્સી તમારા હાથમાં આવી છે તમે છો અને તમારું છે શું કહ્યું એટલે તમારું બધું એ તમારું ન રહેતા એ જે છે તે એના રીતે થઈ જાય સ્વભાવથી એની રીતે જુદું થાય અને જીવ્યા કરે પાછું શું કહ્યું જીવ્યા કરે હવે જીવશે તે પણ તેઓથી જીવવાનું છે જે જન્મથી આવ્યું છે તે પણ એમાં સાહજિકતા આવશે શું કહું છું તટસ્થતા આવશે ત્યાં કોઈ પણ પ્રકારે પક્ષ નહીં રહે તમારો ત્યારે એ પ્યોર ટેવ રહી અને એટલા માટે આ તીર્થંકરો તો નિમ્નથી મેં વાત કરી તમને નહીં સમજાયું એટલા માટે જ સરળતા સહજતા તટસ્થતા આ બધા આધ્યાત્મિકતા પામવાના ઉત્તમ લક્ષણો છે જેને જેટલી જેટલા અંશે જેટલી હોય એટલું એને કામ કરે આમાં પોપાબાઈનું રાજ નથી કે કોઈ કોઈને ચલાવે કે કોઈ કોઈથી ચાલે કે એવું કંઈ ચાલે એવું નથી આટલું સમજી લઈએ આપણે આટલું સમજીએ તો આપણે કોઈ જગ્યાએ ક્યાં જઈશું ને તો આપણે ચેતી રહીને આપણે પદ્ધતિ રહીશું જોજો સમજાયું ના દાદાજી નથી સમજાયું બરાબર કોઈ પૂછે આપણને એટલું ના હોય ખુલાસો ચોખવટ અને છતાંય જવાબ આપી દઈએ એવું પછી ઓછું બનતું જતું જશે હા એ જાણતો નથી પરંતુ એનો સમય આવશે ને મારી સમજમાં આવશે તો કહીશ તમને આટલું કહી શકો છો પણ એ ખુલ્લાપણું આવે ત્યારે તેમ તેટલું પરંતુ આપણે તો બધા જવાબના એવર રેડી આન્સર આપીએ એવા થઈ જઈએ તો તકલીફ થઈ જાય બહુ તકલીફ થઈ જાય બહુ તકલીફ થાય ન સમજે વ્યવહારના મોટાભાગના પ્રશ્નો અને બધા સમજ ગૂંચવણો ને બધા ખુલાસા જરૂર હોય છે બધાને એમાં તો આ વિજ્ઞાનથી મળી જ જાય એવા છે એમાં ના નથી એટલે એટલું તો બહુ સુંદર કામ કરે એવું છે બધા જ સુંદર સારી રીતે કામ કરે એટલે આત્મપુત્રોથી ખાસ કરીને કરે અને જેમને આપણે સમજણમાં જેટલી પતિ છે બધા જ કરી શકે એટલે આ ટેવોમાંથી પરિણામે છે એ કેવી રીતે કે આપણે એ ટેવોમાં જેટલા પ્રતિષ્ઠિત થઈ ગયા હતા શું કહ્યું એ આપણી વળા સ્વરૂપ પ્રતિષ્ઠા બધી ઉડાડી આપી અને આપણે આપણા સ્વભાવમાં આપણો સ્વભાવ સ્વભાવે કરીને આપણને પ્રતિષ્ઠિત કર્યા શું કહ્યું કે જે હંમેશા સ્વસ્થ સ્વરૂપ જ છે સ્વભાવથી એ આ હવે એમના બાકી રહેલા વ્યવહારમાં કે જે વ્યવહાર અસ્વસ્થમાં અસ્વસ્થ તમારો વ્યવહાર એમાં પોતે સ્વસ્થતા સ્વરૂપ પ્રગટ થયેલા એ અસ્વસ્થ વ્યવહારમાં ક્યારેય પણ અસ્વસ્થ ના થાય એવા સ્વસ્થ સ્વરૂપ થઈ જાય એટલે કે તેઓના સ્વભાવમાંથી એ કુદરતી ટેવ પ્રમાણે જે આવી જાય કે જે સહજ હોય સરળ હોય તટસ્થ હોય નહીં સમજાયું પછી એ કોઈના પક્ષમાં નહીં પડે પોતે પોતાના પક્ષમાં નહીં પડે તો ક્યાં કોઈના પક્ષમાં પડશે અને ક્યાં દોષ જોશે કે ભૂલ જોશે એને નવરા ક્યાં રહેશે એટલી રે મનુબેન રહે કઈ નવરાશ રહે એવી છે અને શું આ કેમ કરીને આમાં હાલતા ચાલતા બોલતા થાય એવું છે એના માટે થોડો સમય કાઢવો પડે કે જયારે પોતાના બહારના સંયોગનું દબાણ ના હોય ત્યારે સુપોતા સ્વાધ્યાય બેસવું પડે છે સ્વાધ્યાય એ બહુ મોટી વસ્તુ છે આ કાળમાં કળિયુગમાં છેલ્લા શ્વાસ સુધી એ પ્રમાણ રહેવાનું છે અને એ કંઈ નાનુસુનું પરિણામ નથી એ બહુ મોટું પ્રમાણ છે તો વિતરાગતાની બહુ જ કોટીનું છે સ્વાધ્યાય સ્વરૂપ રહેવું સ્વાધ્યાય સ્વરૂપ રહેવું એટલે કોઈ ને પણ ઉપદેશ સ્વરૂપે ન રહેવું પણ પોતે સ્વ ઉપદેશે કરીને સ્વ ઉપદેશાયેલો સ્વથી સ્વને માટે ઉપદેશાયેલો પોતાના બધા વ્યવહારો પર સ્વરૂપ વ્યવહારો સાથે રહીને અને તે ખાસ કરીને મનવચન કાયાના મનવચન વચન કહે એટલે પછી પોતે શરીરે કરીને પોતાના વ્યવહારો અને શરીરથી શરીરના સંબંધોથી બધા વ્યવહારો છે તે બધા આવી ગયા અંદર આપ સમજ્યા સુરેશભાઈ એટલે પ્રશ્ન બહુ સારો છે બહુ વિગત માગે એવો છે પણ ચિકાસનું ઇન્ગ્રેડિયન્ટ શું છે તો કે ચિકાસનું ઇન્ગ્રેડિયન્ટ એ ખાલી થઈ જવા માટે ખાલી થઈ જવા માટે એનાથી ખાલી કરાવનાર કશું કર્યા વગર એવું આખું સ્વાભાવિક સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય તો જ એટલે ઇન્ગ્રેડિયન્ટ ચિકાસનું બધું રહ્યું છે પાણી સ્વરૂપને એ બધું એ કરી દે સમજ્યા બે વિગતનો પ્રશ્ન સારો છે દાદાજી અરે પદ બોલાવો થોડો આપણે ચિકાસને પદ નહીં હવે કાંઈ નહીં થવા આવશે અમને બોલા લીધું છે લઈ લઈએ ચિકાસ આગળની બિલીફ સ્વરૂપે કે અધ્યાસ સ્વરૂપે ગણાય આ બિલીફ જ કહેવાય પણ કેવી કે પાણી સ્વરૂપ અને થોડી ઘણી બરફ સ્વરૂપ કોઈ કદી મોટાભાગની પાણી સ્વરૂપ જ હોય છે એટલે નારિયેળના ગોટામાં પાણી હોય ને એવી પ્રકારની જ છે બધી આ કળિયુગમાં એવી કોઈની તાકાતો નથી કે પોતે પોતાને બરફ સ્વરૂપે જામી જાય નથી એવા હતા પહેલા શક્તિશાળી જુઓ પણ હવે એવી શક્તિઓ નથી સત્વય નથી રહ્યા એટલે બધું પાણીનો જ ભાગ છે આ પાણીનું ઉડાડવું અઘરું છે કે તમે ખરા ને પાણીનું ઉડાડવું અઘરું છે એટલે બોલતા કેમ નથી પાણી ઓળખાય તો વાંધો ના આવે આ લોકો શું કે છે પાણીમાં ડૂબી જવાય તો ડૂબકા તો ખાઈએ પણ પાછું ઉપર આવી જવાય છે ને હમ એટલે પછી પછી પગ પર રહીએ છીએ ત્યારે પાણી હું આવ્યું હોય છે પછી ધીમે ધીમે બહાર નીકળીએ ત્યારે અહીંયા નીચે પગ નીચે લાગેલા છે એટલે દરિયો એ ઢાંકણીના પાણી જેવો બની જાય છે અને પગ ના લાગેલા હોય ને બધું કર કર કર્યા જ કરે બતામણ તે ઢાંકણીનું પાણી દરિયા જેવું થઈ જાય પગ ના સમજાયું ને હમ એટલે સાત સાત સમંદરમાં આવું થયું છે આપણું બોલો સાત સાત સંબંધોમાં પગ લાગેલા છે હું શુદ્ધ આત્મા છું એ બહુ મોટી વસ્તુ છે એને પ્રતિતિ કહેવાય છે એને ક્ષાયક પછી કેવી જેવી તેવી નહીં કેવી ક્ષાયક નિશંક આપણે બાકી રહ્યો પાણી તેઓનો સ્વભાવ પાણી જેવો આપણને અલગ દોલક ગમે તેટલો કરે પણ આપણી નિશંકતા અંદર છે ને એનું મૂળ નહીં છોડાઈ દે તમને આમાં આમાં હાલશે ખરું પણ એ સંયોગોનું ડબાણું શું થશે ને કદાચ તે વખત સ્વાદ આવશે શું પણ અભ્યાસનો એ પુરુષાર્થ એવો છે સ્વાધ્યાય સ્વરૂપ એ પુરુષાર્થ છે સ્વાધ્યાય સ્વરૂપે એ બધા પ્રસંગોમાં કેમ કરી સ્થિરતા પ્રાપ્ત થાય એ સતત ચાલતો યજ્ઞ છે સતત દિવસ શું કે રાત શું એને સ્વાધ્યાય કહેવાય છે સ્વ અધ્યાય એટલે સ્વ સ્વરૂપનો અભ્યાસ કરવો આ પરની હાજરીમાં એને સ્વ અધ્યાય કે છે આ પરની હાજરીમાં અને કયું પરની હાજરી કે પોતાને લાગેલી ચીટકેલી આ કઈ કઈ ચીટકેલી કે આ ચીકા સ્વરૂપ પાણી સ્વરૂપ થઈ ગયેલું મારાપણું એ એનાથી શું પાણી સ્વરૂપ થઈ ગયેલું મારાપણું હવે હું હું છું પણ આ પાણી સ્વરૂપ થઈ ગયેલું છે એ મારાપણું એની બધું ખેંચ ખેંચ કરે છે મને એનામાં સત્તા નથી શક્તિ નથી થઈ એવી પોતાની કે એ પોતાને આપણે મારાપણું કરાવડાવે આપણને સ્વને મારાપણે કરાવે એવું નથી ન્યુટ્રલ છે મધુસૂદનભાઈ શું છે એટલે ન્યુટ્રલ શું હા એ મેલ નથી કે ફિમેલ નથી પશુ ત્યાર પછી એમાં ગભરાવાનું હું અલ્યા શું ગભરાવાનું બોલે એના અવાજ પછી ખબર નહીં પડી જાય કે કોણ છે આ બંદૂકધારી છે કે સાચો છે ખોટો ખબર પડી જાય સમજાયું ને એટલે કહ્યું કે ફૂ કરતો ઉડી જાય તરત જ પ્રયોગ કરવા જોઈએ આ બધા હમ સ્વાધ્યાયને પ્રયોગ બહુ માગે છે આપણે બહાર પ્રયોગી સ્વરૂપે આવતા પહેલા આપણે પ્રયોગ કરી કરી અને આપણું પ્રયોગ પ્રયોગી પણ બધું એસ્ટાબ્લિશ હોવું જોઈએ કે આ તો એસ્ટાબ્લિશ સાયન્ટિસ્ટ છે જેવા તેવા નથી એબ્સોલ્યુટિઝમના સાયન્સના જેવા તેવા નહીં સમજ્યું જે એબ્સોલ્યુટિઝમનું સાયન્સ આખું રિલેટિવલી રિયાલિસ્ટિક છે અને રિયલી રિલેટિવ વાળું છે પાછું રિયલી રિલેટિવ વાળું બે રીતે છે બહુ અદભુત છે આક્રમ વિજ્ઞાન તો અક્રમવિજ્ઞાનના તો જેટલા સ્વરૂપો જેવામાં જ્યાં ધારી શકો એટલું બધું ધરાય કારણ કે વ્યવહાર બધો કેટલો ઇન્ફાઇનાઇટ વ્યવહાર ખ્યાલ આવ્યો તમને એટલો બધો એનો વ્યાપ છે અક્રમ વિજ્ઞાનનો બહુ અદભુત આશ્ચર્ય થયું છે એક બે ત્રણ ચાર છે લઈ લઈએ કે પાંચ મિનિટ લાગશે આપણને આ અનુભવ શ્રેણીમાંના છવ્વીસની ચોપડીમાંના સુંદરબેન ચાર પૂછાવે છે તમે માર્ક કરી નાખે તે જ ને એકસો પચીસમું છે છેવટે તો તમને તમારું જ નિધિધ્યાસન જ્ઞાતા દ્રષ્ટા ભાવે થવું પડશે આ તો જરા આકરી કસોટી છે થોડી આકરી કસોટી છે હવે એમના ભાગે દસમી તારીખે અહીંથી નીકળી અને હવે પછી હું બિપિનથી દૂર જઈશ દૂર જઈશ એટલે મારે આ પ્રયોગ સારો ટાઈમ મળશે મને કરવાનો દીકરો થશે ત્યાં આગળ પણ ત્યાં આગળ એની હાજરી મંજૂરી રહેવાનો સારો પ્રયોગ થશે સારો થાય છેવટે તમને તમારું જ એટલે નિધિધ્યાસનમાં જો પારસ આવે કોઈનું કંઈ એનું કોઈ પણ વ્યવહારનું ફંક્શન કંઈ આવે ને ત્યારે આપણને આપણું જ આવે છે એ આપણું એ આંદોલન કરે છે ત્યારે અરે બિપિન યાદ આવે અરે જો મારે કેવું એટલું પડવાનું થયું છે મારા ભાગ આ કેવું આવ્યું એ ત્યાં જશે એ આવશે ત્યારે હું ત્યાં જઈશ પાછી અરે આ કેવી જાતનું કે છે સમજાયું ને તે વખતે તારે જોવાનું હું એવું હું એવી કેવી કે મારે મારા સ્વરૂપે આવું આવવું પડે છે એટલે તને નિર્દયાત્મા રહે તને એટલે તને પર સ્વરૂપ બધું ભૂસાતું જશે ખ્યાલ આવ્યો છે ને હે પપ્પા મમ્મી યાદ આવે તો એવી રીતે તમારા ભાઈ યાદ આવે તો એવી રીતે હર્ષભાઈ બધા જ શું કે છે બરાબર ત્યારે મામા મોસાર આના બના બધા ફલાણ ઢીકડા અને માજમાઓમાં પણ યાદ આવે તો કે એ સારું લાગે છે કંપની બધી એની નિર્દયાસન કહેવાય આવી કંપની સોનલ તને મળતી રહ્યા કેટલું સારું એ નિર્દયાસન કહેવાય નિધિધ્યાસનના એટલા પ્રકારો છે કે સ્થૂળમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર બધામાં જઈ શકે છે છેલ્લું નિધિધ્યાસન એ અહીંયા આ વાત કરી છે સમજાયું એ ઉદાસીનતાના લેવલનું નિધિધ્યાસન છે શું કહ્યું હા એટલે કુદરતી રીતે પોતે જ પોતામાં રિફ્લેક્ટ થતો સ્વ સ્વરૂપે અને આખું પણ સ્વરૂપે એક્ઝેક્ટલી થાય છે એ તો બહુ ઓછું કહ્યું અને એને કાયોત્સર્ગ કહ્યું શું કહ્યું એ ટેકનિકલ ને શાસ્ત્રની ભાષામાં એને કાયોત્સર્ગ કહ્યું કાયોત્સર્ગ બે પ્રકારે હોય છે એક પદ્માસનના પ્રકારે છે અને છેલ્લામ છેલ્લું ઉભા ઉભા છેલ્લામ છેલ્લું ઉભા ઉભા એટલે બધા કાયોમાંથી ઉત્સર્ગ કાયોમાંથી આખા નીકળેલા પોતે સ્વસ્વરૂપે થયેલા એવા અને એ પ્રકારે આખો સામાયિકનો પ્રયોગ ને બધું ઉત્કૃષ્ટ પ્રકારે થાય છે આપ સમજ્યા બહુ ઊંચું છે બીજું એકસો છવ્વીસ આજ્ઞા ધર્મ સ્વયં નિધિધ્યાસન છે ઓ આ તો બહુ મોટી વાત કરી એટલે પેલું છેલ્લું છે ખરું પણ એ આજ્ઞા ધર્મ આજે આપણને સાધ્ય સ્વરૂપે પ્રાપ્ત થયેલું એ સાધ્ય સિદ્ધ થતું જતું જાય એના માટેનો પુરુષાર્થ છે એટલે પર ને સ્વ બંનેને માટેનું માટેનું પોતાનું પરનું પરબણું એમાં પરબણામાં હું છું એવું પૂછાઈ જાય અને ત્યાં આગળ આપણે જ એમાં અંદર ભરી પડેલા સ્વ તે આપણી સામે આવ્યા છીએ એ બધું એમ થતા હતા એ બધું દીદી ઘણા ઘણા સ્વરૂપે થશે આપણું નહીં સમજાયું એટલે એ વાત છે એમ આજ્ઞાધર્મ પોતે આજ્ઞાધર્મનો તો એને સમજાવવાના પ્રકારો તો અદભુત અનંત પ્રકાર રહેશે એના સમજાયું પરંતુ આપણે આ વિતરાગ માર્ગનો પ્રકાર છે ઉદાસીનતા તરફનો એની પાછળ જ્ઞાનીએ નિર્વિશેષ પદ છે કહ્યું કે આ જ પરિણામ આખું એમ પરિણામ પામે તે જ જેટલી નિર્વિશેષતા આપણામાં ખુલ્લી થતી જતી જાય આપણે મન વાચન કાયાનું કોઈ પણ પ્રકારનું વિશેષ પણ કોઈ જગાએ ના આવે વાણીથી ના આવે આનાથી ના આવે કોઈ ઉપચારથી પણ નહીં આવે ધીમે ધીમે ધીમે બનશે એકદમ નહીં બને એકદમ ના બને અને ધીમે ધીમે બને એ પુરુષાર્થનું પરિણામ જ છે એમાં કંઈ ઉતાવળના કોઈનું ચાલતું જ નથી ખરી રીતે જૈનોમાં ક્રમબદ્ધ પર્યાય કહ્યું છે તે હકીકતમાં હકીકતમાં એ મહાન નિર્જરાના ભાગમાં જ કામમાં લાગે છે અને એ તે પ્રકાર જ છે આખો નિર્જરા શબ્દ છે જરૂર પરંતુ એમાં ક્રમબદ્ધ પર્યાય જે બૌદ્ધિક પ્રમાણે આખો લેવાયો છે તે પ્રબદ્ધતામાં અને એમાં પુરુષાર્થ પણ એમાં બતાવ્યું છે એમાં એ આકારમાં એ તો ચાલ્યા આવતો રસ્તો છે જ ક્રમ માર્ગનો પરંતુ એનો ભગવાનની ભાષાનો માહિર ભગવાનની ભાષાનો અર્થ જે છે કે જે નિયતિ અને પુરુષાર્થના સંબંધમાં આખો આવ્યો તેમાં એ જુદી રીતે છે એ પુરુષાર્થ સહિતની નિર્જરા શું કહ્યું હા તો એ આખું જ ક્રમબદ્ધ પર્યાયમાં પણ એ ભગવાનની ભાષામાં ભગવાન એ પરિણમી ગયેલા ત્યારે એ ભાષામાં આવે અને ના પરિણમેલા કાચામાં પછી લેવા જાય તો બધું અટકશું થઈ જાય બેભરમું થઈ જાય ના સમજાયું ડિસ્ચાર્જ અહંકારનું ડિસ્ચાર્જ અહંકાર ડિસ્ચાર્જ ભ્રાંતિ પણ કહી શકો એને ડિસ્ચાર્જ અહંકાર ડિસ્ચાર્જ અહંકારમાં મમતા ના હોય પણ મારા પણ બેલેન્સ રહી ગયું છે હું પણ આથી છૂટા થઈ ગયા પરંતુ આ ચિકાસવાળું મારા પણ રહ્યું બધું એટલું જ છે સમજો હવે છે એકસો ઓગણત્રીસમું અવસ્થા એ પર્યાયની અપેક્ષાએ સ્થૂળ છે બોલો પણ આ કાળની અપેક્ષાએ સૂક્ષ્મ છે પર્યાયની અપેક્ષા સ્થૂળ છે એટલે કે મન વચન કાયાની એકતા સ્વરૂપ જે આખો પર્યાય હોય જે કાળ હોય એ પર્યાયની એક કાળમાં એ આખી એ સ્થૂળ ગણાશે ત્યાં આગળ તેની જાગૃતિ એની આગળ જશે અને આ કાળમાં દુષમકાળમાં કડીકાળમાં મન વાણી કાયાની એકતા સ્વરૂપ જ્યાં નથી તેની અપેક્ષાએ આ અવસ્થા એ સૂક્ષ્મ છે એટલે આજે અવસ્થા માત્ર કુદરતી રચના છે કહીએ છીએ આપણે એટલે અવસ્થા અવસ્થાઓ મનના પરિણામો અંતઃકરણના પરિણામો એટલે મનને બુદ્ધિ ખાસ કરીને એમાં આપણું અશુદ્ધ શરીર ચિત્ત બાકી રહેલો ભાગ છે ડિસ્ચાર્જ થતો એ પરિણામો અને ડિસ્ચાર્જ થતો આપણો આપણો રિલેટિવ અહંકાર ડિસ્ચાર્જ અહંકાર એ બધું જ પછી અંતરવાણી આખી આવી અને પછી બે નિર્જર બહારવાણી આવી અને પછી આ પાંચ ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો અને એની પાછળ જ્ઞાનેન્દ્રિયો બધું આવી ગયું એટલે એટલું બધું આમાં આવે એ બધી અવસ્થાઓ છે અવસ્થા અવસ્થા અવસ્થા અને તે બધી ક્રમબદ્ધ છે શું કહ્યું એ ક્રમબદ્ધની સૂક્ષ્મતા એ અવસ્થાઓની સૂક્ષ્મતા આકારના વિષયની છે એ બહુ સમજવું પડશે એમાં એમાં ગમે તેટલું આપણે અક્રમ કરવા જાઓ નહીં થઈ શકે નહીં થઈ શકે અક્રમ વિજ્ઞાન બહુ જુદી વસ્તુ છે કે કૂદકા મારવાની નથી પણ કૂદકા મારેલા એમાં સ્થિર પરિણામ પામવા નહીં એ આખી વિજ્ઞાનની ઢબ છે આખી એટલે આ કારણે વિશે એટલે અપવાદ સ્વરૂપે આ ખુલ્લું થયું છે આ તો અપવાદ છે એટલે એને અપવાદને આપણે નિયમ સ્વરૂપે લઈશું તો ભૂલ કરી કરી રાખીશું એટલે અપવાદ સ્વરૂપે બધું રહ્યા કરીશું તો આપણે મન વચન કાયાથી એવી રીતે આપણે સમજણ કરીને ધીરજ ધીરજથી આપણે આપણા પર દાપણના ગુણો કેવા છે બધા સમજાયું દાપણ અને છેલ્લું છે એકસો તેત્રીસમું પુરુષાર્થ એટલે રિલેટિવ ક્રિયા વગરની રિયલ ક્રિયા બોલો હા કોઈને કોઈ પણ રીતે મન વાણી થતી રિલેટિવ ક્રિયા કોઈને પણ આજે એ કોઈ અસર ના કરે એવી એ રિયલ ક્રિયા પણ મન વાણી એ પોતે અસરવાળા છે અને અસરવાળા અસરો પેદા કરે છે ઉપજાવે છે અને પહોંચાડે છે વાઇબ્રેશન્સ એ બધા ધીમે શમન થતા જતા જાય શમન થતા ત્યારે પુરુષાર્થ આવે છે એટલે પુરુષાર્થ ચાલુ થઈ જાય છે છે આપણો પરંતુ એના લેયરો છે બધા એના એની શ્રેણીઓ ચડે છે બધી એ પ્રકાર છે બસ ચાલો થઈ ગયું નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિયંતાણમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વાયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવસાવણમ નમો લોહી સવસાવણમ નમો હરિયંતાણમ નમો હરિયંતાણમ સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો વાર્યાણમ નમો વાર્યાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોહી સવસાવણમ നമോ അരിയന്താണം നമോ അരിയന്താണം സിദ്ധാണം നമോ സിദ്ധാണം നമോ ആര്യാണം നമോ ആര്യാണം നമോ വജ്രായാണം നമോ വജ്രായാണം നമോ ലോയ സവസാവണം നമോ ലോയ സവസാവണം അരിയന്താണം നമോ അരിയന്താണം സിദ്ധാണം നമോ സിദ്ധാണം നമോ ആര്യാണം നമോ ആര്യാണം നമോ വജ്രായാണം നമോ വജ്രായാണം നമോ ലോയ സവസാവണം നമോ ലോയ സവസാവണം നമോ അരിഹന്താണം നമോ അരിഹന്താണം നമോ സിദ്ധാണം നമോ സിദ്ധാണം നമോ ആയരിയാണം वज्रायाणं नमो हरिहरौ वज्रायाणं नमो वज्रायाण नमो लोये सव सावणं नमो लोये सव साव ऐसो पञ्चनमुक्कारो ऐसो पञ्चनमुक्कारो सव पावप्पणासळौ सव पावप्पणासळौ मङ्गलानं च सवसिं मङ्गलानं च सवे परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेव વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે પછીનો દાદાજીનો સત્સંગ પરમ દિવસે શુક્રવારે નવથી દસ આ જગ્યાએ રહેશે શનિ અને રવિવાર અડધો દાદાજી તથા પુત્રોનો સત્સંગ ભાદરણ મુકામે રહેશે શનિ સવારના દસથી બાર સાંજના ચારથી છ અને રવિવારે સવારના દસથી બાર દાદાજી તથા પુત્રોનો સત્સંગ ભાદરણ મુકામે રહેશે આજે બુધવારનો બહેનોનો સત્સંગ પારુલબેન અમીનને ત્યાં ઠાકુરભાઈ જ્યોતિલાબેનની દીકરી છ સુગંધ એપાર્ટમેન્ટ સાત રંજન સોસાયટી ચીકુવાડી સ્વાગત રેસ્ટોરન્ટની ગલીમાં આજનો સમય બે થી ચારનો રહેશે આવતીકાલની સ્વરૂપ કીર્તન ભક્તિ અને સત્સંગ બાબુકાકાના હોલમાં છ થી આઠનો રહેશે જય સચ્ચિદાનંદ ભગવાન ના અસીમ જય જયકાર હો રાધા ભગવાન ના असीम जय जयकारो राधा भगवान ना असीम जय जयकार हो राधा भगवान ना असीम Oh.